અંકલા નિધિ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ત્રિભિશ્ચ તથા સર્વિરાજતે યોસ પંચધા હૃદય મમ હા કરો श्री आचार्य जी महाप्रभु उनके सेवक बादरायण दास पुष्कर ब्राह्मण स्त्री पुरुष जो मोरवी में रहते तिनकी वार्ता कहते એટલે હવે પ્રભુજી પ્રભુજીના સેવક બાદરાયણદાસ પુષ્કરના બ્રાહ્મણ હતા તે સ્ત્રી પુરુષ ની વાર્તા તે મૌલવીમાં રહેતા તેની વાર્તા કીધી તો મોરબી માં એક પુષ્કર ના બ્રાહ્મણ કે ઘર જન્મે એટલે મોરબીમાં એક પુષ્કર ના બ્રાહ્મણ હતા તેના ઘરે તે જૈનમાં માં તબ માતા પિતાને ઇન્કો નામ બાદા ધર્યો એટલે ત્યારે માતા પિતા એનું નામ બાદા બાદા રાખ્યું પાછે जब श्री आचार्य जी महाप्रभु के सेवक भय तब श्री आचार्य जी महाप्रभु इनको नाम बादरायण दास धरे એટલે પછી જયારે પછી જયારે મહાપ્રભુજી ના સેવક થયા ત્યારે મહાપ્રભુજી એનું નામ બાદરાયણ દાસ ધર્યો તો બાદા બરસ તેર કે ભય એટલે જયારે એ તેર વર્ષના થયા તબ ઇનકો ગામ મેં ગામ હી મેં વિવાહ વિવાહ ભયો એટલે ઈ તેર વર્ષના થયા ત્યારે તેનો વિવાહ તેના ગામમાં જ થયો તો મોરબી મેં રહેતે એટલે મોરબીમાં રહેતા ઓર એક વાછો ભટ્ટ વાચા ભટ્ટ ગુજરાતી બ્રાહ્મણ હતે એટલે એક વાંચો ભટ્ટ ગુજરાતી બ્રાહ્મણ હતા તો ગુજરાત માં રહેતે એટલે ગુજરાત માં રહેતા શ્રી ભાગવત કી કથા કહી નિર્વાહ કરતે એટલે ભાગવતજી કેતા એટલે ભાગવતજી ની કથા કેતા અને એમાંથી નિર્વાહ કરતા તો વાંચવ ભટ્ટ નિર્વાહ કરતા એટલે એટલે તેમાંથી જે કમાતા તેમાં રહેતા એનાથી જીવન ગુજરાન હાજર તો વાછરો ભટ્ટ શ્રી દ્વારિકા શ્રી રણછોડજી કે દર્શન કો ચલે એટલે તે વાછરો ભટ્ટ દ્વારકા રણછોડજી ના દર્શન કરવા તે ગયા તો માર્ગ મેં મોરવી ગામ આવ્યો ત્યાં ગયે એટલે માર્ગમાં મોરવી ગામ આવ્યું તો ત્યાં ગયા કયો રૂટ પકડ્યો છે तो बा, દાસ કે ને વાછો ભટકો રાખે અપને ઘર મેં એટલે ત્યારે બાદરાયણ દાસે વાછો ભટ્ટ ને પોતાના ઘરમાં રાખ્યો સો વાછો ભટ્ટ કે સેવક હોય નામ પાયો એટલે વાછો ભટ્ટ ના સેવક થઈ અને નામ પાયું એટલે એમની કંઠી લીધી હાજી જી पाछे घर में होठ पास શ્રી ભાગવત બાજરાયણ દાસ ને સંપૂર્ણ શૂન્યો એટલે પછી આ એટલે વાછો ભટ્ટે તે ભાગવતજી ની કથા કીધી અને બાદરાયણ દાસે તે આખી આખી સાંભળી પાછે વાછો ભટ્ટ તો દ્વારિકા કો ગયે એટલે વાછો ભટ્ટ દ્વારકા ગયા બહાર એક બગીચી મેં ઉતરે એટલે મોરવી ગામની બહાર એક બગીચીમાં ઉતરા સબ મોરવી કે સગરે વૈષ્ણવ શ્રી આચાર્યજી મહાપ્રભુ કે દર્શન કુવાય એટલે મોરવી ના બધા વૈષ્ણવ મહાપ્રભુજી ના દર્શન કરવા આવ્યા જો તમારા ઘર સામે છે ને ઈ જ હાજે જે બેઠક છે નદી સામે નદી ના કિનારે मुदित्रो घर है दूसरा किनारे महाप्रभु जी बैठा हम्म સામે બાદા હું આય એટલે એમાં બાદા પણ ગયા તો શ્રી આચાર્યજી મહાપ્રભુ આ સમય શ્રી સુબોધિનીજી કી કથા કહે એટલે ત્યારે મહાપ્રભુજી તે સમયે સુબોધિનીજી ની કથા કહેતા હતા તો ભવ ગીત કો પ્રસંગ એસો કહે જો બાધા તો મૂર્છા આઈ ગઈ એટલે ગીત નો એવો પ્રસંગ કીધો કે બાધા ને બેભાન થઈ ગયા તો એક પહર મેં સાવધાન ભય એટલે એક પહર પછી તેને હોશ આવ્યો તબ બાધા મન મેં કહે જો વાસવ વાછો ભટ પાસ ગયે એટલે બાધા એ મનમાં કીધું કે વાછો ભટ્ટ પાસે ઊંઘ્યો શ્રી ભાગવત સુન્યો પરંતુ એસો આનંદ નહીં આવ્યો એટલે ભાગવતજી સાંભળ્યું પણ આવો આનંદ ન આવ્યો સબ બાધાને શ્રી આચાર્યજી મહાપ્રભુ કો દંડવત કરી વિનંતી કરી એટલે ત્યારે બાદાએ ને દંડવત કરી અને વિનંતી કરી જો મહારાજ આપ કૃપા કરી મોકો સેવક કરીએ એટલે મહારાજ મને કૃપા કરીને તમે તમારો સેવક કરો તપસ્વી આચાર્યજી મહાપ્રભુ કહે જો તું વાંચો ભટકો સેવક તો હોઈ ચૂક્યો હે એટલે ત્યારે મહાપ્રભુજીએ કીધું કે તમે વાંચો ભટ્ટનો સેવક થઈ ગયો છો અબ સેવક કયો હોત હે એટલે હવે તું મારો સેવક શું કામ થાસ હમ તો તુમકો ફેરી સેવક ન કરેંગે એટલે હવે અમે તમને સેવક નહીં કરી બાદા શ્રી આચાર્ય મહાપ્રભુ સો વિનતી કરી અપને ઘર આય સ્ત્રી સો કહ્યો જો શ્રી વલ્લભાચાર્યજી પધારે હે તો તો સાક્ષાત ભગવાન હી હે એટલે પછી બાદા મહાપ્રભુજી ને વિનતી કરી કે મારા એટલે એટલે પાછી વિનંતી કરી અને ઘરે આવ્યા મહાપ્રભુજી ને પાછી વિનંતી કરી અને ઘરે આવ્યા પછી તે તેની સ્ત્રીને કીધું કે મહાપ્રભુજી અહીંયા પધાર્યા છે અને એ સાક્ષાત ભગવાન છે ગીત કો પ્રસંગ કથા એસી કહે તો મોકો મૂર્છાય એટલે ગીત નો એવો પ્રસંગ કીધો કે હું બેભાન થઈ ગયો પાછે મેં સેવક ફોન કી વિનંતી કરી તો આપને નાહી કરી એટલે પછી મેં સેવક થવાની વિનંતી કરી તો તે ના પાડી જો તો પાછળ ભટકો સેવક હે અબ સેવક ચોકો ન કરેંગે એટલે કીધું કે તમે તો વાછો ભટ્ટના સેવક છો હવે અમે તમને સેવક નહીં કરી તો અબ કેસે કરીએ એટલે હવે શું કરી જો શ્રી આચાર્યજી મહાપ્રભુ સેવક કરે તો કૃથાર્થ ત્યાંય જન્મ ને હોય એટલે મહાપ્રભુજી જો સેવા કરે તો આ જન્મ માં કૃતાર્થ એટલે ઉધાર થાય તો સ્ત્રી ને કહી તુમકો વિનતી કરતે આ નહીં એટલે સ્ત્રીએ કીધું કે તમને વિનતી કરતા નથી આવડતી મોકો લે ચલો તો મેં વિનતી કરું એટલે મને લઈ જાઓ તો હું વિનતી કરું દબાદાને સબ બાધા ને કહી ચલો ત્યારે બાધા એ કીધું કે હા હાલો તો બાધા ઓર બાધા કે સ્ત્રી શ્રી આચાર્યજી મહાપ્રભુ પાસ આય એટલે બાધા અને એની સ્ત્રી મહાપ્રભુજી પાસે આવ્યા સબ બાધા કી સ્ત્રીને દંડવત કરી કે કહ્યું જો મહારાજ મેરો પતિ સેવક હોનકી કી આપશું આપ શું કયો એટલે બાધાની સ્ત્રીએ આવીને દંડવત કરીને કીધું કે મહારાજ મારા પતિએ સેવક થવાનું એટલે સેવક થવાની વિનંતી કરી તો આપ નાહી કીએ એટલે તમે ના પાડી તો આપ તો પતિ અધમ હમ તરીકે સંસાર ને પડે હે ઇનકો ઉદ્ધાર કરના પધારે પધારે હો એટલે તમે તો અમારા બધાનો ઉદ્ધાર કરવા પધાર્યા છો पतित धर्म हम शरीको संसार में पड़े हैं એનો બતાવો કેમ છોડી દીધું મુદિત જે જે સમજવાનું આવ્યું અરે વાહ તું તો પાકો છો તપાવી ગયો એમ પતિત અધમ પતિત એટલે पड़ेलो पड़ेलो क्या थी धर्म मार्ग मे धर्म मार्ग मे पड़ी गये मतलब अधर्म नु आचरण करते हुए आचरण न करते हुए आप लोअर कैटेगरी थर्ड संसार में पड़े મારું તારું એમાં જ અમે લાગેલા રહીએ એવા તો એવા અમે છીએ એમનો જ ઉદ્ધાર કરવા તો આપ પધાર્યા છો તો શરણ લીજે શરણે લ્યો આપ અમને હમ તો શરણ લીજે એટલે શરણને લ્યો તબ શ્રી આચાર્યજી મહાપ્રભુ કહે જો હમ તો યાતે યો નાહી કરી જો વાછો पद के सेवक हूँ है चुके हो फेरी क्यों सेवक हो तो ફેરી કયો સેવક હો છો એટલે મહાપ્રભુજીએ કીધું કે તમે વાછો વાછવ ભટ્ટ સેવક થઈ ગયા છો તો પાછા કેમ સેવક થાવ છો એટલા માટે મેં ના પાડ્યું સસ્ત્રીને કહી જો મહારાજ પાછો ભટકે સેવક ભયે સાથે અમારો તો કશું અર્થ કર્યો નહીં એટલે ત્યારે સ્ત્રીએ કીધું કે મહારાજ અમે વાસો ભટ્ટના સેવક છીએ પણ અમારા જે સમજમાં ન આવ્યું એટલે અમારો તો કશું અર્થ કર્યો નહીં અર્થ એટલે અમારું પ્રયોજન એટલે અમારું કામ તો કઈ નીકળ્યું નહીં અમારું તો કઈ નીવડ્યું નહીં અમારો ઉદ્ધાર ન થયો જે લોકો જોડાયા હોય એ લોકો હમણાં મ્યુટ કરી દો ફોન ભગવદ વાર્તા ચાલી રહી છે તને નથી કેતો આ વાત સમજો ને હા ऐसे ब्राह्मण ऐसे ब्राह्मण जीविका के लिए ठोर ठोर श्री भागवत की कथा करत दौलत है એટલે આવા બ્રાહ્મણ करेंगे तो हमारा उद्धार क्या करेंगे તાતે આપ શરણ લે હમારો ઉદ્ધાર કરો એટલે આવા બ્રાહ્મણ પોતાની જીવિકા ચલાવવા માટે એમનો ભાગવતની કથા કહીએ છે તો એ અમારો ઉદ્ધાર શું કરશે એટલે તમે અમને સરને લ્યો કથા કહત દોલસે મતલબ ઠેક ઠેકાણે ભાગવતની કથા કહેતા ફરે છે પોતાની આજીવિકા માટે એવા બ્રાહ્મણ અમારો શું ઉદ્ધાર કરશે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે જો આજ તો સંજ્ઞા ભરી હે સવેરે તુમકો સેવા કરેંગે એટલે ત્યારે મહાપ્રભુજીએ કીધું કે અત્યારે તો સાંજ થઈ ગઈ છે સવારે તમને સેવક કરશે અબ તો તુમ ઘર જાઓ એટલે હવે તમે ઘરે જાઓ સબ સ્ત્રી પુરુષ દો જને શ્રી આચાર્યજી મહાપ્રભુ કો દંડવત કરી ઘર આય એટલે તે સ્ત્રી પુરુષ બે મહાપ્રભુજી ના દંડવત કરી અને ઘરે આવ્યા પાછે પ્રાતકાળ દો જને આય પાછે પ્રાતઃકાલ દો જણે આઈ શ્રી આચાર્યજી મહાપ્રભુને દંડવત કરી વિનંતી કીએ એટલે પછી સવારે તે બેય જણા આવી અને મહાપ્રભુજીને દંડવત કરી અને વિનંતી કરી જો મહારાજ કૃપા કરી અમારે ઘર પધારી રસોઈ કરીએ એટલે કૃપા કરીને અમારા ઘરે પધારો અને ત્યાં રસોઈ કરો તબ શ્રી આચાર્યજી મહાપ્રભુ બાદા કે ઘર પધારી એટલે ત્યારે મહાપ્રભુજી ના ઘરે પધારી સ્ત્રી પુરુષ દો જન કો નવાઈ કે નામ સુનાય એટલે સ્ત્રી પુરુષ વૈ ને નવડાવી અને નામ સંભળાયું ભ્રમ સંબંધ કરાય એટલે ભ્રમ સંબંધ કરાયું પાછી આ રસોઈ પાક સામગ્રી કરી ભોગ ધરી ભોજન કીએ એટલે પછી તે મહાપ્રભુજી એ રસોઈ કરી અને ભોગ ધરી અને ભોજન કર્યું બાદકો નામ બાદરાયણ દાસ ધરી બાદા નું નામ બાદરાયણ દાસ ધર્યું શ્રી નવનીત પ્રિયાજી કે પ્રસાદી વસ્ત્ર દે એટલે નવનીત પ્રિયાજી ના પ્રસાદી વસ્ત્ર ની સેવા દીધી કોઈ દિન બાદરાયણ દાસ કે ઘર રહે પાછળથી આચાર્યજી મહાપ્રભુજી દ્વારિકાકો પાવ ભરે એટલે બે દિવસ મહાપ્રભુજી બાદન પાદરાયણ દાસ ના ઘરે રહ્યા અને પછી દ્વારકા ગયા પધાર્યા દ્વારકા પધાર્યા પછી સ્ત્રી પુરુષ ગૌ જણે શ્રી આચાર્ય આચાર્યજી મહાપ્રભુ કે સંઘ દ્વારિકા તો ગયે એટલે ત્યારે ભાઈ સ્ત્રી પુરુષ મહાપ્રભુજી ના સાથે દ્વારકા ગયા તો શ્રી દ્વારિકાજી ને શ્રી આચાર્યજી મહાપ્રભુજી એક વર્ષ એક મહિના તાઈ રહે એટલે મહાપ્રભુજી એક વર્ષ અને એક મહિનો ત્યાં દ્વારિકા જ પધાર્યા બિરાજ્યા બિરાજા तो बादरायण दास और बादरायण दास की स्त्री સગરી સેવા કીએ એટલે બાદરાયણ દાસ અને બાદરાયણ દાસ ની સ્ત્રીએ બધી સેવા કરી જલ્દી આવવાનો રસોઈ કી ધોવતી ઉપર ને શ્રી આચાર્યજી મહાપ્રભુ કે નિત્ય ધોવતે એટલે જલ જલ ભરી આવતા રસોઈની બધી તૈયારી કરતા અને આ વસ્ત્ર ધોતા રોજ રોજ વસ્ત્રો ધોતા તપસ્વી આચાર્યજી મહાપ્રભुજી પ્રસન્ન હોય બાદરાયણ દાસ તો કહે તુમ જાય સ્ત્રી સહિત ઘર મેં ભગવત સેવા કરો એટલે ત્યારે મહાપ્રભુજી પ્રસન્ન થઈ અને બાદરાયણ દાસ ને કીધું કે તમે ઘરે જઈ અને સ્ત્રી સહિત ભગવત સેવા કરો પાછે શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ પૃથ્વી પરિક્રમા કો પધારે એટલે પછી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમામાં આ પૃથ્વી પરિક્રમા કરવા પધાર્યા ઓર बादरायण दास स्त्री पुरुष दो जने मोरवी में अपने घर આય વસ્ત્ર સેવા પ્રીતિપૂર્વક કરણ લાગે એટલે બાદરાયણ દાસ અને એની સ્ત્રી બે મોરવીમાં આવી અને નવની સ્ત્રીજીની ના વસ્ત્ર વસ્ત્રની પ્રીતિપૂર્વક સેવા કરવા લાગ્યા તપશ્રી નવનીત પ્રિયાજી સાનુભાવતા જણાવવા લાગી એટલે પછી નવનીત પ્રિયાજી થોડાક સમયમાં સાનુભાવતા જણાવવા લાગ્યા જો બાદરાયણ દાસ સ્ત્રી પુરુષ દૌજ અને શ્રી આચાર્યજી મહાપ્રભુ કે એસે કૃપાપાત્ર ભગવતી હશે સાથે ઇંચી વાર્તા કાં થાય ગઈ એટલે બાદરાયણ દાસ અને એની સ્ત્રી એવા મહાપુજીના ભગવત કૃપાપાત્ર ભગવતી વૈષ્ણવ હતા કે એની વાર્તા ક્યાં સુધી કીધી બહુ સારું ચલો હવે આમાં કોઈને કઈ કેવું પૂછવું હોય તો કહો મને પ્રશ્ન છે કે આમાં નામ એટલે આમાં શ્રી આચાર્યજીએ ભાદરાયણ દાસ અને નામ સંભળાવવાની સંધ્યા સમય ના પડ ના પડી તો સંધ્યા સમય નામ શું કામ ન સંભળાવી શકાય ઠાકોર પોડી જાય એટલે નહીં નામ સંભળાવવામાં કોઈ એવો પ્રતિબંધ નથી કેમ કે આમને તો બ્રહ્મ સંબંધ પણ કરાવવું છે અને સાથે સાથે પ્રભુ સેવા પણ પધરાવવી છે એટલે શ્રી મહાપ્રભુજીએ સાંજે ના પાડી એ નવનીત પ્રિયજી ના વસ્ત્ર ઠાકુરજીના સ્વરૂપના સ્મરણ સાથે કરતા હતા એટલે એમને જ એવી પહેલી વાર્તામાં આવ્યું હતું કે તેમને નવજોત પ્રિયજીના વસ્ત્ર સેવા માટે પધરાવી આપ્યા અને તે ભગવત ભાવથી સેવા કરતા એટલે જેમ જે નું સ્વરૂપ છે તેવી રીતે વસ્ત્ર ની સેવા કરતા તો ઠાકોરજી સ્થાનો ભાગ જણાવવા લાગ્યા સમજાયું શરણ ઓર બીજા કોઈને કેવું છે કઈ પૂછવું છે જે જે કે આપણે ક્યારે પણ એમ ભાગવત કથા સંભળાવીને બધાને ગુજરાતો ના એટલે પૈસા ના કપાવવા જોઈએ સાચી વાત છે મને આમાં એ વાત સારી લાગી જયારે પછી આચાર્યજીએ જ્યારે એમને ના પાડી દીધી બદરાયણદાસને કે તમે તો ઓલરેડી સેવક થઈ ચૂક્યા છો એટલે તમે મારા સેવક ના થઈ શકો તો એમને આશા ના છોડી એમને વિનંતી કરીને પાછા શ્રી આચાર્યજી પાસે ગયા એમના પત્ની ના પાછળ પાછળ સાચી વાત છે મને આમાં એ વાત સારી લાગી કે પ્રભુજીએ ભવન ગીત કીધું તો તે બેભાન થઈ ગયા અને એને ખબર પડી કે મહાપ્રભુજી એ ભવન ગીત કીધું એટલે હું બેભાન થઈ ગયો તો તે મહાપ્રભુજી ના શરણે આવવાની વિનંતી કરી સાચી વાત છે જે જમાનામાં એ વાત લાગી કે શ્રી આચાર્યજી છે એ એમને બીજા કોઈ એટલે એમને બીજા કોઈ બ્રાહ્મણ થી દીક્ષા લઈ લીધી હતી પણ એમને શ્રી આચાર્યજી એમનામાં એવી રુચિ અને એવી રુચિ દેખી આમ ભગવત સેવાની એટલે એમને એમને એમને અરે ક્યાં ગયો જે જે બોલ મારું બંધ થઈ ગયું હતું અચ્છા હા તો પૂરું કરી લે એટલે શું એટલે એમને શ્રી આચાર્યજી એમના એવી રૂચિ દેખી કે એમને એમને દીક્ષા આપી શ્રી આચાર્યજીએ દીક્ષા આપી દીધી હતી હા સાચી વાત છે જે મનામાં જે વાત સારી લાગી કે જયારે પારિકા બધા ગયા ત્યારે પણ ત્યાં જઈને બદરાનદાસજી એમની શ્યાચાર્યજીની સેવા કરતા સુંદર મનામાં એવા ત્યારે લાગે કે જ્યારે તે પરિક્રમા પર એટલે શ્રી આચાર્ય જોડે શ્રી આચાર્યજી જોડે ગયેલા ત્યારે તેમને જે જલ લાવવાનું રસોઈ કરવાની એ બધી જે નાની નાની સેવા હતી તો પણ એમને એવું ના કીધું કે મને નાની સેવા કેમ મળે છે એમને સંતોષ માન્યો મને આમાં એક પ્રશ્ન છે કે શ્રી આચાર્યજીએ ગંવર ગીત સંભળાવ્યું તો તેમને મૂર્છા કેમ આવી બેભાન કેમ થઈ ગયા અને અવર ગીત એટલે એટલે શું એટલે શું એમ ને હા વાક્યને અધૂરું કેમ છોડી દો છો પૂરી વાત કરો બતાવો પહેલા નો ઉત્તર કોઈ આપી શકો તો આપો જે એટલે બદરાનદાસજી એટલા મગ્ન થઈ ગયા હતા આ ભવર ગીતમાં એટલે એમને મૂર્છા આવી જે કારણ કે બાળાદાસજીને એટલું બધો ઇન્ટરેસ્ટ હતો શ્રી ભગવતજી ભગવતજીમાં એટલે એમને મૂર્છાવી ગઈ અચ્છા કારણ કે તે એટલા ભાવથી સાંભળતા હતા કે તેને આવી ગઈ હવે તો મને લાગે છે કે લાવણ સમજી ગયા હશે કે નહીં મૂર્છા કેમ આવી ગઈ એનું કારણ સમજાયું ન સમજાયું જો એવું છે ભ્રમરગીત શું વસ્તુ છે એને જો તમે સમજશો ને તો આ વાત સમજી શકશો કે ભગવાન જયારે મથુરા પધાર્યા અને મથુરા પધારી અને કંસનો વધ કર્યો પછી પાછા વ્રજમાં ન પધાર્યા પણ ત્યાંથી પછી ચાંદીપની ઋષિને ત્યાં જનોઈ થઈ ભગવાનની અને ત્યાંથી ચાંદીપની ઋષિને ત્યાં ભણવા માટે પધારી ગયા તે પછી ભગવાને યાદ આવી તો ઉદ્ધવજીને ભગવાને પોતાનો સંદેશો સંદેશો લઈને ગોપીજનોને ત્યાં મોકલ્યા કે અમારા માતા પિતાને અને ગોપીજનો સખાઓ બધાને વેજવાસીઓને મારો આ સંદેશો આપો એટલે ગોપીજનો સાથે બધી વાત થઈ ગઈ એમની અને સાંત્વન પણ એમનું કર્યું ગોપીજનો બધું યાદ કરી કરીને એને બહુ પૂછ્યું કર્યું એના પછી ઉદ્ધવજીને જયારે ગોપીજનોના સંગથી વ્રજવાસીઓના સંગથી ભગવાનમાં એકદમ શુદ્ધ ભક્તિ ત્યાગી ગઈ પેલા તો એ ખાલી મિત્ર તરીકે હતા એ યાદવ તરીકે સાથે હતા પણ આમના સંગથી જયારે ભક્તિભાવ એમના અંદર એકદમ જાગી ગયો પ્રભુ પ્રત્યેનો ત્યારે એમને બ્રજવાસીઓના મનમાં ભગવાન પ્રત્યે કેવી ભક્તિ છે કેવો પ્રેમ છે એ સમજાયું હવે ત્યાં એ રોકાયા ત્યારે બ્રજવાસીઓએ ઉદ્ધવજીને લઈને એને આખા વ્રજમાં એમને ફેરવ્યા ઠાકોરજીને યાદ કરી કરીને કે જુઓ અહીંયા શ્રી કૃષ્ણ આવું કરતા અહીંયા જલ પીતા અહીંયા ઝાડ ઉપર રમતા અહીંયા ગાયો ચરાવતા અહીંયા આ જાતનું તોફાન કર્યું અહીંયા આ જાતના અસુરને માર્યો એમ બધા જ વ્રજના સ્થળોમાં લઈ લઈને ઉદ્ધવજીને ફર્યા અને આખી વિદ્યાર્થના એમને કરાવી તે પછી એવું કરતા કરતા ગોપીજનોને ભગવાનની એટલી બધી યાદ આવી ગઈ કે એમણે ભગવાનની યાદમાં એક ગીત ગાયું એ ગીતને ભ્રમર ગીત કહે છે એમાં ભગવાનની એમને અંદર રહેલી જે તીવ્ર યાદ છે એ યાદ એ ભ્રમર ગીતમાં પ્રગટ થાય છે એટલે વિરહ ટૂંકમાં તો એ જે વિરહ છે એ તો દુઃખ છે ને મળવા માટેનું દુઃખ છે એ વિરહ છે આપણે આના પહેલા એ જોઈ ગયા એ પ્રસંગમાં ગોપીજનોના ભગવાન માટેના જે ભાવ છે પ્રેમ ભાવ છે વિરહ ભાવ છે એનું વર્ણન ત્યાં શ્રી મહાપ્રભુજીએ એ પ્રસંગ પર કર્યું એ સાંભળીને બાદરાયણ દાસ ને પણ એટલો બધો આવેશ આવી ગયો ભક્તિભાવનો કે સહન ન કરી શક્યા ને બેહોશ થઈ સમજાય ચલો બહુ સરસ આજે મોરબીના વૈષ્ણવ પાસે મોરબીના વૈષ્ણવની વાર્તા આપણે સાંભળી બધા ખૂબ સુંદર અભિપ્રાય પણ હવે ભગવદ વાર્તાનો ક્રમ અહીંયા કંપન થયો છે અને સાધન પ્રકરણ શરૂ કરી